સત સુખ ક્યારે ચડે પોતે શુદ્ધ છે એવું આ લોકો જાણતા હશે શી રીતે જાણે પોતે શુદ્ધ છે એવું જાણે તો અપાર સુખ આવે પણ આ નહીં જાણતા હોવાથી આ બધા દુઃખો છે અણસમજના દુઃખો છે કંઈ શોધખોળ તો કરવી જોઈએ ને કે સુખ શામાં છે આ તો ગધેડાની પેઠે દોડધામ દોડધામ કરે છે તે પાછો પડી જાય અથડાઈ જાય આવું તે હોતું હશે આ મનુષ્યોને જીવન જીવવાની કળા નષ્ટ થઈ ગઈ છે આ પિત્તળ તાંબુ લોઢું એ બધી ધાતુઓ એના ગુણધર્મમાં રહેલી છે પણ આ પંચધાતુનું પૂતળું બહુ વસમું છે એ કંઈ તૃતીયમ જ ખોળી કાઢે હોય પોતે શેઠ પણ લોક કહેશે કે ભાઈ વાત જ ના કરશો ને એમની તો કારણ શું કે શેઠ કંઈ કામના જ નથી એટલે કંઈ માર્ગ તો કાઢવો પડશે ને કે પોતે શી રીતે સુખી થાય સંસારમાં સુખ નથી એવું ક્યારે થાય જ્યારે દુઃખો આવે ત્યારે હિસાબ નીકળે આ તો બધા ખાતા અનંત દુઃખોવાળા જ છે પણ સુખ આવે ત્યારે મસ્તાન થઈને ફરે છે અને દુઃખ આવે ત્યારે સમજાય ત્યારે લાગે કે સંસાર તો ખારો દવ જેવો છે પણ પોતાની પાસેનું બધું સોનું દરિયામાં ફેંકી દે પછી કંઈ જડે પછી તો પોખ મૂકીને રડવું પડે આ એક વખત સંસાર બગાડી નાખ્યો તો શી રીતે ફરી સુધરે તે માટે તો એક વિતરાગ વાણી જ સુધારે ને તે જ મોક્ષ આપી શકે એમ છે આ દેહનું બંધન વાણીનું બંધન મનનું બંધન બુદ્ધિનું બંધન અહંકારનું બંધન તે શી રીતે પોષાય આ બધા બંધનો પોતાથી જુદા છે પણ આ તો તમે ભેગા કર્યા હું એ જ મન છું અહંકાર એ હું જ છું તે પછી મૂઢાત્મ દશા થઈ જાય નહીં તો તેમાંથી છૂટો પડે તો પોતે પરમાત્મા જ છે આ બધી વિનાશી ચીજોમાં સુખ માન્યું તેથી મૂઢાત્મા થઈ ગયો છે આ દુઃખ તો નામે નથી પણ માની બેસે છે તેના દુઃખો છે આ ઉપર ગયા પછી કોઈના કાગળ બાગળ આવેલા કે તમારી ઉપર ના એ તો ક્યાંથી આવે એવો આ સંસાર છે ચોપડે પાંચસો રૂપિયા જમા હોય તો આ ભવે એ હિસાબ પૂરો કરવા ભેગા થાય તે જૂના હિસાબો પૂરા થાય એટલે છૂટા પડી જાય મરી જાય ને જો ફરી નવા હિસાબ માંડેલા ના હોય તે ફરી ભેગા ના થાય આ સો રૂપિયાના કપ રકાબી છે તે જ્યાં સુધી આપણો હિસાબ છે ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતા રહેશે પણ હિસાબ પૂરો થાય પછી રકાબી ફૂટી જાય તે ફૂટી ગયું તે વ્યવસ્થિત ફરી સંભાળવાના ના હોય અને આ માણસોએ પ્યાલા રકાબી જ છે ને આ તો દેખાય છે કે મરી ગયા પણ મરતા નથી ફરી અહીં જ આવે છે એટલે તો મરેલાના આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે એ જ્યાં હોય ત્યાં એને પહોંચે